શ્લોક નંબર ફોર્ટી ટુ તત્તુ ગોપી ચંદનેન ચંદનેનાથવા હરેહ કાર્યમ પૂજાવશિષ્ટેન કેસરાદિયુતેન ચ અને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતાં બાકી રહ્યું અને કેસર કુમકુમાદી કુમકુમાદી કે યુક્ત એવું જે પ્રસાદી ચંદન તેણે કરીને તિલક કરવું તે ઉર્ધ્વપુંડ્ર તિલક દ્વારકા મહાત્મ્યમાં પ્રસિદ્ધ ગોપીચંદન નામની માટીથી કરવું આ પહેલો મુખ્ય પક્ષ છે અને પોતાના ધર્મ અથવા શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરતાં બાકી રહેલું અને કેસર કુમકુમાદીથી યુક્ત આવું જે પ્રસાદી ચંદન તેનાથી તિલક કરવું એ બીજો ગૌણ વિકલ્પ છે ગોપીચંદનને બદલે તીર્થની માટી પણ તિલક માટે લઈ શકાય છે તે આચાર માધવમાં બ્રહ્માંડ પુરાણમાં કહ્યું છે કે પર્વતાગ્રે નદી તીરે મમ ક્ષેત્રે વિશેષતઃ સિંધુ તીરે ચ વાલ્મીકે સિંધુ તીરે ચ વલ્મીકે તુલસી મૂલમ આશ્રિતે એતા મૃદસ્તુ ગૃહિણીયાદ વર્જયેદ અન્ય મૃતિકા પર્વતના એકદમ ઉપરના ભાગની માટી નદીના કિનારાની ખાસ કરીને મારા ક્ષેત્રની માટી સમુદ્ર કિનારાની માટી રાફડાની માટી તુલસીના મૂળની માટી આ બધી માટીથી તિલક કરી શકાય પણ આ સિવાયની બીજી માટી તિલક માટે ન લેવાય મદન પારિજાતમાં વ્યાસે કહ્યું છે કે જાહ્નવી તીર સંભૂતામ મૃદમ મૂર્ધના વિભર્તિય વિભર્તિય વિભર્તિ રૂપમ શોકર સૌર્કસ્ય તમો નાશાય કેવલમ ગંગાજીના કાંઠાની માટીને જે મનુષ્ય મસ્તક ઉપર ધારણ કરે છે તે માત્ર અંધારાનો નાશ કરવા સૂર્યનું રૂપ ધારણ કરે છે તે સ્થળે સત્યતપાએ પણ કહ્યું છે કે ગોમતી તીર સંભૂતામ ગોપી દેહ સમુદ્ભવામ મૃદમ મૃદના વદેદ્યસ્તુ વહેદ્યસ્તુ સર્વ પાપેહી પ્રમુચ્યતે ગોમતીના કિનારા ગોપીઓના શરીરથી ઉપજેલી જે માટીને જે મનુષ્ય મસ્તક ઉપર ધારે છે તેના સર્વ પ્રકારના પાપ નષ્ટ થાય છે પદ્મપુરાણમાં પણ કહ્યું છે કે યત્ર દિવ્યમ હરિક્ષેત્રમ તતો વૈ મૃદ માહરેત ધારયે દુર્ધ્વ પુંડ્રાણી સર્વ કામાપ્તયે તથા જ્યાં દિવ્ય હરિક્ષેત્ર ભગવાનનું ક્ષેત્ર હોય ત્યાંની માટી લાવવી પછી સર્વ પ્રકારના મનોરથ સફળતા માટે તે માટીથી ઉર્ધ્વપુંડ્ર કરવા સ્કંદપુરાણના માક્ષર મહાત્મ્યમાં કહ્યું છે કે તુલસીમૃત્સ્નયા પુંડ્રમ શ્રી ગોપીચંદનેન વા હરિચંદનેન તથા કાર્યમૂર્ધ્વમ હિ વૈષ્ણવૈહી વૈષ્ણવ ભક્તોએ તુલસીના થળની માટીથી ગોપીચંદનની માટીથી અથવા ભગવાન ભગવાનના હરિના ભગવાન હરિના પ્રસાદીરૂપ ચંદનથી ઉર્ધ્વપુંડ્ર કરવું બ્રહ્માંડ પુરાણમાં આચાર મયુખમાં તો સમય પ્રમાણે અલગ અલગ પદાર્થોથી તિલક કરવાનું કહ્યું છે મૃતિકા ચંદનમ ચૈવ ભસ્મ તોયમ ચતુર્થકમ એભી દ્રવ્યેર યથાકાલ મૂર્ધ્વપુંડ્રમ ભવેત સદા સ્નાત્વા પુંડ્રમ મૃદા કુર્યાત હુત્વા ચૈવ તુ ભસ્મના દેવાનભ્યર્ચ ગંધેન સર્વ પાપાપનુતયે જલેન તિલકમ કુર્યાત જલાંતઃ કર્મ સિદ્ધયે માટી ચંદન ભસ્મ અને ચોથું પાણી આ પદાર્થોથી હંમેશા યથા સમયે ઉર્ધ્વપુંડ્ર કરવું સ્નાન કરીને માટીથી તિલક કરવું હોમ કરીને ભસ્મથી તિલક કરવું યજ્ઞના અંતે હોમ કરીને ભસ્મથી તિલક કરવું દેવતાની પૂજા કરીને સમગ્ર પાપોને ટાળવા માટે ચંદનથી તિલક કરવું તેમજ કર્મની સફળતા માટે જળમાં ઊભા રહીને જળથી તિલક કરવું આ બાબતનો સ્નાન કરે એટલે તિલક ધોવાય જાય એટલે સ્નાન કરીને પછી સંધ્યા કરવી હોય તો તિલક કરવું તો શેને કરવું એ એટલે જળથી તિલક કરી લેવાનું બ્રાહ્મણો એવી રીતે કરતા હોય નાઈને પછી એમ તિલક કરી લે જળથી ખાલી આંગણ એનાથી કર્મની નિષ્ફળતા ન થાય જે કંઈ જપ ને સંધ્યા કરે હોય તો પછી ક્યારે તિલક કરવા આવે ને પછી પાછો જાય એવું ન થાય જળથી તિલક કરીને અન્ય સંધ્યા કરે કર્મની સફળતા માટે જળમાં ઊભા રહીને જળથી તિલક કરવું આ બાબતનો વિસ્તાર તો ઉર્ધ્વપુંડ્ર ધારણવાદથી અને પદ્મપુરાણના ઉર્ધ્વપુંડ્ર અધ્યાયથી જાણી લેવું શ્લોક નંબર ફોર્ટી થ્રી તન્મધ્ય એવ કર્તવ્ય પુંડ્રદ્રવ્યેણ ચંદ્રક કુમકુમેનાથવા વૃત્તો રાધાલક્ષ્મી પ્રસાદિના અને તે તિલકના મધ્યને વિશે જ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુમકુમ તેણે કરીને તે ચાંદલો કરવો જે ગોપીચંદન આદિ વસ્તુ જે ગોપીચંદન આદિ વસ્તુ પદાર્થથી ઉર્ધ્વપુંડ્ર કરવામાં આવ્યું હોય તે વસ્તુ દ્રવ્યથી તે ઉર્ધ્વપુંડ્રની અધવચ્ચે ગોળ ચાંદલો કરવો સાર સંગ્રહમાં વિષ્ણુ ધર્મોત્તરનું વચન છે કે ઉર્ધ્વપુંડ્રસ્ય મધ્યે તુ હરિર્દ્રાચૂર્ણ કુમકુમમ ધારયેત વિષ્ણવો નિત્યમ કમલા પ્રીતયે નૃપ હે નૃપ લક્ષ્મીજીને રાજી કરવા માટે ઉર્ધ્વપુંડ્રની વચ્ચે નિરંતર હળદરના ચૂર્ણને અથવા તેમાંથી બનાવેલા કુમકુમને ચાંદલાના રૂપમાં ધારણ કરવું આ વાક્યને લક્ષ્યમાં રાખીને કહે છે કે રાધિકાજી તથા લક્ષ્મીજીની પૂજા કરતાં બાકી રહ્યું એવા કુમકુમથી ચાંદલો કરવો દીક્ષાવિધિમાં પણ ચાંદલાએ સહિત ઉર્ધ્વપુંડ કરવું આમ કહ્યું છે શ્લોક નંબર ફોર્ટી ફોર સચ્છુદ્રાહ કૃષ્ણ ભક્તા તેસ્તુ માલોર્ધ્વપુંડ્રકે દ્વિજાતિવધારણીયે નિજ અને પોતાના ધર્મને વિશે રહ્યા અને શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણના ભક્ત એવા જે સત્શુદ્ર તેમણે તો તુલસીની માળા અને ઉર્ધ્વપુંડ્ર તિલક તે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યની પેઠે ધારવા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ ચારેય વર્ણના પુરુષો અને સ્ત્રીઓ આ ભૂમિમાં સદગુરુ પાસેથી વૈષ્ણવી દીક્ષા સંપૂર્ણપણે ગ્રહણ કરે આવું વિષ્ણુ ધર્મોત્તરમાં વચન છે એટલે ચારેય વર્ણના મનુષ્યોને વિષ્ણુ દીક્ષાનો અધિકાર છે આથી ચતુર્વર્ણ શુદ્રને તુલસીની માળા કંઠી તથા ઉર્ધ્વપુંડ કરવાની વ્યવસ્થા કહે છે પોતાના ધર્મમાં રહેલા ભગવાનના ભક્તો સત્સુદ્રોએ તુલસીની કંઠી તથા ઉર્ધ્વપુંડ્ર તિલક બ્રાહ્મણ ક્ષત્રિય તથા વૈશ્યના જેવા જ ધારણ કરવા શુદ્ર બે પ્રકારના છે સત્શુદ્ર તથા અસત્શુદ્ર તેમાં ગોવાળ વાળંદ અને કુંભાર આદિ સત્શુદ્ર કહેવાય છે બીજા વણકર આદિ અસત્શુદ્ર છે એમ કેટલાક કહે છે કે જે સ્વધર્મનિષ્ઠ શુદ્ર હોય તે સત્શુદ્ર અને સ્વધર્મથી જે ભ્રષ્ટ હોય તે અસત્શુદ્ર છે વાસ્તવમાં વૃદ્ધ પારાશરમાં કહ્યું છે કે વિશુદ્ધાન્વયે સંજાતો નિવૃત્તો મધ્યમાસત દ્વિજભક્તો વણિકવૃત્તિ સચ્છુદ્ર સ પ્રકીર્ત્યતે પવિત્ર વંશમાં જન્મેલો હોય દારૂ માંસ પીતો ખાતો ન હોય દ્વિજોનો ભક્ત હોય તથા જે વણિક વૃત્તિ એટલે કે વેપારી હોય તે સત્શુદ્ર છે એમ જાણવું અને તેનાથી જે વિપરીત વર્તતો હોય તેને અસત્શુદ્ર જાણવો જે શંકર જાતિના હોય તેના ધર્મ શુદ્ર જાતિના જેવા હોય છે તેથી તેને અલગ કહ્યા નથી મિતાક્ષરામાં સ્મૃતિવાક્ય છે કે શુદ્રાણામ તું સધર્માણ સર્વે સર્વે અપધ્વંસજાહ સ્મૃતા જે બધા અપધ્વંસજ વ્યભિચારથી જન્મેલા છે તે શૂદ્રોના સમાન ધર્મ પાળનારા છે અપધ્વંસજ બે પ્રકારના છે એક અનુલોમજ ઉચ્ચ વર્ણનો પુરુષ અને તેથી નિમ્ન વર્ણની સ્ત્રીથી જન્મેલા અનુલોમજ અને બીજા પ્રતિલોમજ ઉચ્ચ વર્ણની સ્ત્રી અને તેથી નિમ્ન વર્ણના પુરુષથી જન્મેલો પ્રતિલોમજ તેમાં અનુલોમ જ સત્સૂદ્ર છે અને પ્રતિલોમ જ અસત્સૂદ્ર છે સ્મૃતિમાં કહ્યું છે કે બ્રાહ્મણ પુરુષથી વિવાહિત ક્ષત્રિય સ્ત્રીમાં જે બાળક જન્મે તેને મૂર્ધાવસિક્ત કહેવાય બ્રાહ્મણ પુરુષથી વિવાહિત વૈશ્ય સ્ત્રીમાં જે બાળક જન્મે તેને અંબષ્ઠ કહેવાય બ્રાહ્મણ પુરુષથી વિવાહિત શુદ્ર સ્ત્રીમાં જન્મેલા બાળકને નિષાદ કહેવાય અથવા પાર્શવ કહેવાય ક્ષત્રિય પુરુષથી વિવાહિત વૈશ્ય વૈશ્ય સ્ત્રીમાં જે બાળક જન્મે તે માહિષ્ય કહેવાય ક્ષત્રિય બધા ભીલ જાતિઓને એ બધા એ કહેવાય એને અડવાથી અભડાવાય નહીં અભડાય નહીં એટલે સતશુદ્ર જેને અડવાથી અભડાત અભડાઈ જવાતું હોય એ બધા અસતશુદ્ર છે એટલે બધા અનુલોમ જ છે અંબષ્ઠન આ બધા ઘોડા પાળનારા ને હાથીને ઓલું કરનારા ને અંબષ્ઠન એ બધું ભાગવતમાં ક્યાંક ક્યાંક સંબોધન એવા આવે છે આ ધૃતરાષ્ટ્રની સેવામાં કોણ હતો એ સંજયનો સંવાદ છે ને એ એવી રીતના અમુક અમુક છે બધા વિદુરજી ક્ષત્તા કહેવાય છે ક્ષત્રિય પુરુષથી વિવાહિત વૈશ્ય સ્ત્રીમાં જે બાળક જન્મે તે માહિષ્ય કહેવાય ક્ષત્રિય પુરુષથી વિવાહિતા શુદ્ર સ્ત્રીમાં જે બાળક જન્મે તેને ઉગ્ર કહેવાય વૈશ્ય પુરુષથી વિવાહિતા શુદ્ર સ્ત્રીમાં જે બાળક જન્મે તેને કરણ કહેવાય આ અનુલોમ જ છે તેનાથી વિપરીત પ્રતિલોમ જ નીચે પ્રમાણે છે જેમ કે બ્રાહ્મણી સ્ત્રીમાં ક્ષત્રિય પુરુષથી જન્મેલો બાળક શુદ્ધ કહેવાય છે અને વૈશ્ય પુરુષ સૂત અને વૈશ્ય પુરુષથી જન્મેલો બાળક વૈદેહિક કહેવાય છે અને શુદ્રથી જન્મેલો બાળક ચાંડાળ કહેવાય છે જે સર્વ છેલ્લો છે ચંડાળ છે છેલ્લો છે શુદ્ર પુરુષ અને બ્રાહ્મણ સ્ત્રી અહીં છે ને એક જોડીએ આપણે એટલે જે વેકટ સાહેબ છોકરા એ બ્રાહ્મણની જયારે લગ્ન કર્યા છે એટલે એને દીકરા થાય એ ચંડાળ કહેવાય અને શુદ્રથી જન્મેલો બાળક ચાંડાળ કહેવાય છે જે સર્વ ધર્મથી બહિષ્કૃત કહેવાય છે વૈશ્ય પુરુષથી ક્યાંય વૈદિક ક્રિયામાં ન આવી શકે વૈશ્ય પુરુષથી ક્ષત્રિય સ્ત્રીમાં જન્મેલો પુત્ર માગધ કહેવાય છે શુદ્ર પુરુષથી ક્ષત્રિય સ્ત્રીમાં જન્મેલો પુત્ર ક્ષત્તા કહેવાય છે અને શુદ્ર પુરુષથી વૈશ્ય સ્ત્રીમાં જન્મેલો પુરુષ આયોગય આયોગવ કહેવાય છે માહિષ્ય પુરુષથી કર્ણી સ્ત્રીમાં જન્મેલો બાળક રથકાર કહેવાય છે ઉપર જન્મેલા અનુલોમ જ સંકીર્ણ જાતિમાં જન્મેલા ને આ ક્રોસ બીડ ઉપર જન્મેલા અનુલોમ જ સંકીર્ણ જાતિમાં જન્મેલાને સચ્શુદ્ર કહેવાય છે અને પ્રતિલોમ જ સંકીર્ણ જાતિમાં જન્મેલાને અસત્શુદ્ર કહેવાય છે આ બધી જાતિઓના ભેદનો વિસ્તાર તો જાતિ વિવેકાદી ગ્રંથોથી જાણી લેવો એટલે શાસ્ત્રમાં રોટી બેટીનો વ્યવહાર કીધો એમ રોટી શુદ્ધ અન્વય એટલે રોટી બેટી શુદ્ધ વંશમાં જન્મેલો હોય એટલે ક્યાંય ક્રોસ ન થયો હોય એવો ક્રોસ અહીં શુદ્ધાન્વય સંભૂત અહીં પ્રકૃત શ્લોકમાં જે સત્સુદ્ર શ્રીકૃષ્ણ ભક્ત મુમુક્ષુઓ હોય ત્રૈવર્ણિક સેવા કરવી વગેરે પોતાના ધર્મ પાળતા હોય તેમણે તુલસીની કંઠી અને તિલક મંત્ર દીક્ષાના અંગ છે માટે નિત્ય ધારવા તે નારદ પંચરાત્રમાં કહ્યું છે કે બ્રાહ્મણા ક્ષત્રિયા વૈશ્યા સત્શુદ્રાશ્ચ મુમુક્ષવ વૃંદાસ્ત્રક ઉર્ધ્વ પુંડ્રા પુંડ્રાંકા ગૃહિણીયુ ગૃહિણીયુ વૈષ્ણવમ મનુમ દીક્ષાવાન શુદ્ર વર્ણોપી કૃતોર્ધ્વ તિલકો ભવેત બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને મુમુક્ષુ સત્શુદ્રોએ તુલસીની કંઠી ઉર્ધ્વપુંડ તિલક અને ચક્ર આદિની છાપો ધારણ કરીને ગુરુ પાસેથી વૈષ્ણવ મંત્ર ગ્રહણ કરવો મંત્ર દીક્ષા ગ્રહણ કરેલ સત્શુદ્રે ઉર્ધ્વપુંડ તિલક કરવું દીક્ષાવિધિનો ખુલાસો વિજ્ઞાનોપનિષદ સંહિતામાંથી જાણી લેવું <coughs> એટલે આપણે સંપ્રદાયમાં આમ તો ખરેખર અમુક અમુક દીક્ષા આપતા ને આ બધા સુથાર ક્ષત્રિયો એને બધાને દીક્ષા આપે છે સાધુની દીક્ષા આપે છે અત્યારે આપે છે ને અમદાવાદમાં આપતા પહેલા આપતા એટલે પછી વળી કોઈક જગ્યાએ બંધ કરી દીધું હોય નક્કી ન થતું હોય જાતિ નિર્ણય તો બંધ કરી દે મહારાજ વખતે આપતા મહારાજ વખતે તો નિષ્કુળાન સમય હોતા રહે જતા રહે બધા ક્ષત્રિયો અને બધા આપણે ઓલા મોડાના દરબાર હતા એને દીક્ષા હતી બધા મોટા મોટા સંતો હતા એમાં બધા હતા હાવ શુદ્ર નહોતા કોઈ દીક્ષા એટલે મહારાજે તો પછી એવું કઈ બહુ નથી પણ પછી વ્યવસ્થિત સંપ્રદાયને કરવા માટે અમુક રોલ્સ કર્યા કે આ આને દીક્ષા આપીએ આને ન આપવી પછી વળી પાછો અવ્યવસ્થિત કરવા માટે બધું આપી દીધું બધું આપી દેતા હોય એમ એટલે મોટા સંતોએ અમુક રોલ્સ કર્યા હતા કે આને ન આપને પણ તો એ આ બધા સત્શોધરોને તો આપે જ છે દીક્ષા પહેલેથી કોઈ વળી પછી આચાર્ય વિશેષ હોય ને એમ ન આપે તો વાત જુદી નગર મોટે ભાગે આપે એ બધા સત્સૂત્રોમાં જ આવે આ આપતા નથી એટલે એમ કહું છું કે હમણાં નથી આપતા પણ પેલા આપતા ને એવું બધું એવું કોઈ આચાર્ય એના એને પાછું અમદાવાદ દેશમાં આપે છે વડતાલ દેશમાં નથી આપતા એમ એવું બધું સત્સંગી જીવનમાં એ બસ આનો આજ વિસ્તાર છે આનાથી વિશેષ કઈ બહુ નથી કોને દીક્ષા આપવી એ પછી એમ કે આ જે તે ને ત્યારના વ્યક્તિઓ બધા નિર્ણય કરી લેતા હોય એટલે પછી નિર્ણય તો કર્યો હોય લગભગ કે આવી રીતે એને બધાને પાર્ષદ તરીકે રાખવા એમ પણ એ પછી નિર્ણય અમુક જાજો હા ને અમુક ન હા પછી આમાં ભાગવતી દીક્ષાની વાત નથી આમાં તો પણ ગુરોહ પ્રાપ્યમ એમ એટલે આમાં તો તિલક ચાંદ લોકોને કરવો અને કંઠી કેવી ધારવી એના નિર્ણય માટેની દીક્ષાની વાત છે એટલે એ દીક્ષાઓ બે પ્રકારની સામાન્ય દીક્ષા અને મહાદીક્ષા મહાદીક્ષા હોય તો સાધુની દીક્ષા પણ અમુક બે ભેળું થઈ જાય છે મહાદીક્ષા ગ્રહસ્થને હોતે કીધી છે એટલે અંબરીશ રાજાની જેમ હોય તો એ મહાદીક્ષા વાળા હોય ને હું તમે કહું સત્સુદ્ર ચાંદલો તિલક બે કરવાને કીધા ને અસત ઉદ્ર નહીં એને દ્વિજાતિવત ધારણીય નિજ ધર્મેશુ સંસ્થિતિ દ્વિજાતિની જેમ કરવાનો એમ જ સત્શુદ્રોને કરવાનો એટલે એની હાર એની હારે જ મૂકી દીધા એટલે એના જે અધિકારો છે એ બધા આના અધિકારો છે સત્શુદ્રોને એટલે દીક્ષા દેવામાં મહાદીક્ષા દેવામાં વાંધો નહીં પણ તો એ કેમ પછી ત્યારના જે તે સમયે નિર્ણય કર્યો હોય શાસ્ત્ર પ્રમાણે તો વાંધો ન હોય એવું દેખાય પછી મહાદીક્ષામાં કાંઈ વળી જુદું કીધું હોય સત્સંગી જીવનમાં કે બીજી ક્યાંય એવું હોય બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને મુમુક્ષુ સત્શુદ્રોએ તુલસીની કંઠી ઉર્ધ્વપુંડ તિલક અને ચક્ર આદિની છાપો ધારણ કરીને ગુરુ પાસેથી વૈષ્ણવ મંત્ર ગ્રહણ કરવો મંત્ર દીક્ષા ગ્રહણ કરેલ સત્શુદ્રે ઉર્ધ્વપુંડ તિલક કરવો દીક્ષાવિધિનો ખુલાસો વિજ્ઞાનોપનિષદ સંહિતામાંથી જાણી લેવો તેમાં પણ યથાશક્તિ જે વિધિ વિધાન હોય તે સાંપ્રદાયિક વિદ્વાન પાસે સમજી લેવા શુદ્રો જાતિથી જુદા છે એ બાબતને તો સ્મૃતિઓએ જ કહી છે શુદ્રો વર્ણ ચતુર્થોપી વર્ણત્વાદ ધર્મ મહર મર્હતિ વેદ મંત્ર સ્વધા સ્વાહા વષટકારાદિ વસટ કારાદે ભીર વિહીન વિના વસટ કારાદે ભીર વિના શુદ્ર ચોથો વર્ણ છે તે વર્ણ છે માટે ધર્મને યોગ્ય છે વેદમંત્ર સ્વધા સ્વાહા અને વસટકાર આદિનો શુદ્રોને નિષેધ છે આ વિશેષતા શુદ્ર કમલાકર આ વિશેષતા શુદ્ર કમલાકર ગ્રંથમાં જોવી તેમની દીક્ષા વ્યવસ્થા તો ચાતુર્વર્ણ્યસ્થ્ય ચાતુર્વર્ણ્યસ્ય વક્ષ્યામી દીક્ષા મધ્ય યશ યશસ્વીની હે યશસ્વીની ચારે વર્ણની દીક્ષાને હું કહીશ આમ કહેવાનું શરૂ કરીને દ્વિજાતિની દીક્ષા કહી પછી શુદ્રશ્યાપી પ્રવક્ષ્યામી મદભક્તસ્ય વરાંગને હે વરાંગને મારા ભક્ત શુદ્ર માટેની દીક્ષા પણ હું કહીશ આમ કહીને વરાહ પુરાણમાં જે દીક્ષા કહી છે તેને ત્યાંથી જાણી લેવી વરાહ ભગવાને પૃથ્વીને કીધું છે ઉપદેશ દીધો છે આ બધી વરાહ પુરાણમાં જાજુ આવે છે શ્લોક નંબર ફોર્ટી ફાઈવ ભક્તે સ્તદીર માલે ચંદનાદિંધનોદ્ભવે ધાર્યે કંઠે લલાટે થ કાર્ય કેવલ ચંદ્રક એટલે બીજી જગ્યાએ બધે ગમે તેમ કહેતા હોય પણ મહારાજે આવું રાખ્યું કે અસત શુદ્રોને દીક્ષા નહીં ઓલી ભાગવતી દીક્ષા એ નહીં દેવાની ઓલી દીક્ષા સામાન્ય દીક્ષા શરણાગતિ દીક્ષા દેવાની અને એને ખાલી ચાંદલો કરવાનો તિલક નહીં કરવાનો શુદ્ધ અસત શુદ્રોને તદિતરેર એટલે એમ સત્શુદ્રો સિવાયના એટલે અસત્શુદ્રો અને તે શુદ્ર થકી બીજા જે જાતિએ કરીને ઉતરતા એવા ભક્તજન એટલે એને અસત શુદ્રો મહારાજે કીધા નહીં તદિતરેર ભક્ત આના સિવાયના બીજા જે ભક્તો હોય ઉતરતી જાતિના ભક્તો હોય જે હોય પછી એને ભગવાનની ભક્તિ જાગે તો એને ચાંદલો કરવાનો અને ભગવાનના નો જપ કરવાનો અને તે શુદ્ર થકી બીજા જે જાતિએ કરીને ઉતરતા એવા ભક્તજન તે શુદ્ર થકી એટલે સતશુદ્ર થકી ઉતરતા એવા જે ભક્તજન તેમણે તો ચંદનાદિક કાષ્ઠની જે બેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠને વિશે ધારવી અને પછી તુલસીની માળા નહીં ધારવાની અને લલાટને વિશે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું મનુષ્ય માત્રને ભગવાનની નામ સંકીર્તનાદિક ભક્તિમાં અધિકાર છે લબ્ધવા જનો દુર્લભ માત્ર માનુષમ કથંચિત દવ્ય કથંચિત દવ્યાંગમ યત્નતો અનઘ વિંદમ ન ભજત્ય સન્મતિર કોપે પતિતો યથા પશુહું હે અનઘ આ કર્મભૂમિમાં મનુષ્યનો જન્મ મળવો અત્યંત દુર્લભ છે તે પણ કોઈપણ જાતની ખામી વિનાનો અને અનાયાસે મળ્યો છે પરંતુ જે દુર્બુદ્ધિ મનુષ્ય આપના ચરણકમળને નથી ભજતો તે તો આ સંસારરૂપી આંધળા કૂવામાં પડેલા પશુ જેવો છે એવું પ્રહલાદજીએ કીધું ગૃહાંતકૂપે પતિતો યથા પશુ ગ્રહસ્થાશ્રમ રૂપી આંધળા કુવામાં પડ્યો છે કિરાત હુણાંધ્ર પુલિંદ પુષ્કશા આભિર કંકા યવના ખસાદય યન્યે ચ પાપા યદુપાશ્રયાશ્રયા શુધ્યંતિ તસ્મે પ્રભવિષ્ણવે નમઃ કિરાત હુણ આંધ્ર પુલિંદ પુષ્કસ આભીર કંક યવન ખસ ઇત્યાદિ નિમ્ન જાતિઓ તથા બીજા પાપી લોકો જેના શરણાગત ભક્તોનું શરણ ગ્રહણ કરીને પવિત્ર થઈ જાય છે તે સર્વશક્તિમાન ભગવાનને મારા વારંવાર નમસ્કાર છે દૌષ્કુલ્ય માધીમ વિધુનો માધીમ માધીમ દૌષ્કુલ્ય માધીમ વિધુનોતિ શીઘ્રમ દૌષ્કુલ્ય માધીમ વિધુનોતિ શીઘ્રમ મહત્તમાનામભિધાન યોગ મહાપુરુષોની સાથે વાતચીત કરવા માત્રથી જ નીચ કુળમાં ઉત્પન્ન થવાથી મનોવ્યથા તુરત જ ટળી જાય છે એવું સોત પુરાણી કહે છે શૌનકાદિક ઋષિ તમારી અરે વાત કરવાથી મને એમ થઈ ગયું કે બસ હું નીચા કુળમાં જન્મો છું તો એ કૃતાર્થ થઈ ગયો છે ઉપર કહેલા શાસ્ત્ર વચનોથી ભગવદ્ ભજનમાં સહુને અધિકાર છે માટે અસત ભક્તોએ ચંદન અથવા આંબળી આદિ આદિના કાષ્ટમાંથી બનાવેલી બેવડી કંઠી કંઠમાં પહેરવી તથા લલાટમાં તિલક વિનાનો ચાંદલો એકલો કરવો જોકે ઉર્ધ્વપુંડ્ર ઉર્ધ્વપુંડ્ર મૃજુ સૌમ્યમ લલાટે યસ્ય દૃશ્યતે ચાંડાલોપી સ શુદ્ધાત્મા પૂજ્ય એવ ન સંશય સૌમ્ય અને સરળ ઉર્ધ્વપુંડ જેના લલાટમાં દેખાય તે ચાંડાળ હોવા છતાં પવિત્રાત્મા અને પૂજ્ય છે તેમાં કોઈ સંદેહ નથી આવા આચાર માધવમાં કહેલા સત્યવ્રતના વચનથી કહી શકાય છે કે ચાંડાળ પર્યંતના સહુ કોઈને ઉર્ધ્વપુંડ્ર કરવામાં કોઈ દોષ નથી છતાં પણ અસત શુદ્રો આદિકને પ્રિય આદિકને પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ પૂજામાં અધિકાર નથી કેવળ મૂર્તિના દર્શન અને નામ સંકીર્તન ભક્તિમાં જ તેને અધિકાર છે તેથી ઉર્ધ્વપુંડ્ર ધારણ કરવાનું કંઈ પ્રયોજન રહેતું નથી વર્તુલમ શુદ્ર જાતિશુ શુદ્ધ જાતિએ વર્તુળ ગોળ તિલક કરવું આવા સામાન્ય વાક્યને અનુસારે તેમણે લલાટ માત્ર લલાટમાં માત્ર ચાંદલો કરવો શાસ્ત્રમાં નિર્ણિતતા છે પણ મહારાજે એનો સ્પષ્ટ નિર્ણય આપી દીધો કેટલા એમ કે છે શુદ્ર હોતે કરી શકે એટલે કેટલાય કે ન કરી શકે એમ પણ મહારાજે એને સ્પષ્ટ આપ્યું યાગો દાનમ તપોહોમ સ્વાધ્યાય પિતૃતર્પણમ ભવતી તત્સર્વ ઉર્ધ્વપુંડ્રમ વિનાકૃતમ યાગ દાન તપ હોમ સ્વાધ્યાય અને પિતૃતર્પણ આ બધું જો ઉર્ધ્વપુંડ્ર તિલક કર્યા વિના કરવામાં આવે તો તે ભસ્મીભૂત થઈ જાય છે આવું મદન પારિજાતમાં બ્રહ્મ બ્રાહ્મવચન છે અને ઉર્ધ્વપુંડ્ર ધારણ કરવું તે યાગાદી ક્રિયાનું અંગ છે દ્વિજાતિને અને સત્સુદ્રોને તેમાં અધિકાર છે એટલે દ્વિજાતિ અને સત્સુદ્રોને તિલક કરવાનું કહ્યું છે આમ સમજવું શુદ્રોએ કરવાના યાગ આદિનો પ્રકાર તો શુદ્ર કમલાકરથી જાણી લેવો ઉપરનું બ્રાહ્મ વાક્ય તો ઉર્ધ્વપુંડ્રનું સ્તુતિ વાક્ય છે આનો વિસ્તાર બીજા શાસ્ત્રોમાં છે આ રીતે જ તુલસીની કંઠી પહેરવા બાબતે પણ સમજી લેવું શ્લોક નંબર ફોર્ટી સિક્સ ત્રિપુંડ રુદ્રાક્ષ ધૃતેર યેષામ સ્યાત લગત વિપ્રા વિપ્રાદિભે ક્વાપે ન વ્યાસમદાશ્રિતેહ અને જે બ્રાહ્મણાદિકને ઉર્ધ્વપુંડ જે આડું તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારવી એ બેવાના પોતાની કુળ પરંપરાએ કરીને ચાલ્યા આવતા હોય અને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય તો પણ તેમણે તે ત્રિપુંડ્ર અને રુદ્રાક્ષનો ક્યારેય ત્યાગ ન કરવો આ રીતે દીક્ષાના અંગના રૂપમાં ઉર્ધ્વપુંડ તિલક તથા તુલસીની માળા પહેરવાનો નિયમ કહ્યો હવે શૈવકુળમાં જન્મ થયો હોય છતાં વૈષ્ણવોના સમાગમ આદિથી વિષ્ણુ ભક્તિમાં રુચિ થાય તે પછી જો તે ભક્ત ભસ્મ તથા ત્રિપુંડ્ર આદિ શૈવાના ચિહ્નોને તજી દે અને ઉર્ધ્વપુંડ્ર તિલક આદિ વૈષ્ણવોના ચિહ્નોને ધારણ કરે તો તેને ઘર કુટુંબમાં ક્લેશ કંકાસ થાય તથા શ્રીકૃષ્ણ ભગવાનની દીક્ષા લઈ શકે નહીં અને મનમાં અત્યંત ખેદ થાય આવા પોતાના આશ્રિતોને બાહ્ય ચિહ્નોનો બાહ્ય ચિહ્નો કરતાં પણ આંતરિક ભાવશુદ્ધિથી ભગવાન રાજી થાય છે એ સૂચવે છે અને તે પોતાની કુલ પરંપરાથી પ્રાપ્ત બીજા ચિહ્નોને છોડવા નહીં આમ તેને અનુમતિ આપતા હોય તેમ કહે છે કોઈ બ્રાહ્મણના કોળમાં શિવની પૂજાના ફળની સિદ્ધિને માટે ભસ્મ આદિની ત્રણ રેખાવાળું ત્રિપુંડ તિલક કરવાનું અને રુદ્રાક્ષની માળા પહેરવાનું જો વંશ પરંપરાથી ચાલ્યું આવતું હોય અને તે બ્રાહ્મણ મારા આશ્રિત થયા હોય તો તેમણે તે ત્રિપુંડ અને રુદ્રાક્ષને ધારવાનું છોડવું નહીં કારણ કે વૈષ્ણવ વૈષ્ણવરાજ શંકરનું ચિહ્ન છે શ્રી શંકર વૈષ્ણવ ભક્તોમાં શ્રેષ્ઠ છે એમ શ્રીમદ ભાગવતમાં કહ્યું છે વૈષ્ણવાનામ યથા શંભુ વૈષ્ણવોને મધ્ય શંભુ શંકર સર્વશ્રેષ્ઠ છે અશ્યાનું ભાવમ ભગવાન વેદ ભગવાન વેદ ગુહ્યતમમ શિવ આ શ્રીકૃષ્ણનો પ્રભાવ ગૂઢ અને રહસ્યમય છે તેને ભગવાન શિવજી જાણે છે શ્રી શંકરે સતીને કહ્યું છે કે સત્વમ વિશુદ્ધમ વસુદેવ વસુદેવ શબ્દિતમ યદીયતે તત્ર પુમાન પાવૃત સત્વે ચ તસ્મિન ભગવાન વાસુદેવો યથોક્ષજો મે મનસા વિધિયતે વિશુદ્ધ અંતઃકરણનું નામ જ વાસુદેવ છે કારણ કે તેમાં ભગવાન વાસુદેવનો સાક્ષાત અનુભવ થાય છે તે વિશુદ્ધ ચિત્તમાં રહેલા ઇન્દ્રિયાતીત ભગવાન વાસુદેવને જ હું નમસ્કાર કરતો રહું છું ગરુડ પુરાણમાં બ્રહ્માની આગળ શ્રી શંકરે કહ્યું છે કે અહમ ધ્યાયા અહમ ધ્યાયામી તમ વિષ્ણુ પરમાત્મનમ ઈશ્વરમ સર્વદમ સર્વંગમ સર્વમ સર્વપ્રાણી હૃદય સ્થિતમ ભસ્મોદ ધૂલી દેહ ભસ્મોદ ધૂલિત ધુલિત દેહસ્તુ જટા રુદ્રાક્ષ મંડિત વિષ્ણોર વિષ્ણોરારાધનાર્થમ મે મેતદ પ્રિતામહ જે સર્વ ઐશ્વર્યોથી સંપન્ન છે સર્વના સંકલ્પોને પૂરા કરે છે સર્વત્ર વ્યાપીને રહ્યા છે સર્વ પ્રાણધારીઓના હૃદયમાં રહ્યા છે અને સર્વરૂપ છે તે પરમાત્મા વિષ્ણુનું હું ધ્યાન કરું છું મારું શરીર ભસ્મના ભસ્મમાં રગદોળાયેલું છે અને મસ્તક જટા તથા રુદ્રાક્ષથી અલંકૃત છે હે પિતામહ તે આ બધું શ્રી વિષ્ણુ ભગવાનની આરાધના માટેનું મારું વ્રત છે આ બધું વિચારતા એમ જણાય છે કે શ્રી શંકર વૈષ્ણવોના શ્રેષ્ઠ ધર્મોને જાણતા ન હતા એમ નથી યમરાજાએ કહ્યું છે કે સ્વયંભૂ નારદ શંભુ કુમાર કપિલો મનુ પ્રહલાદો જનકો ભીષ્મો બલિ વૈ બલિ વૈ બલિ વૈયાસ કિર કિર્વયમ દ્વાદશૈતે વિજાનીમો ધર્મમ ભાગવતમ ભરાહ ભટાહ ધર્મમ ભાગવતમ ભટાહ ગૃહ ગુહ્યમ વિશુદ્ધમ દુર્બોધમ યમ જ્ઞાત્વામ અમૃતમ અશ્નુતે ભાગવત ધર્મ પરમ શુદ્ધ છે અત્યંત ગોપનીય છે અને દુર્બોધ છે જે તેને સમજી લે છે તે ભગવત સ્વરૂપને પામી જાય છે હે દૂતો ભાગવત ધર્મનું રહસ્ય અમે બાર જણ જ જાણીએ છીએ બ્રહ્માજી દેવર્ષિ નારદ ભગવાન શંકર સનતકુમાર કપિલદેવ સ્વયં સ્વયંભૂ મનુ પ્રહલાદ જનક ભીષ્મ પિતામહ બલિ વ્યાસપુત્ર સુખદેવજી અને હું યમરાજ શ્લોક નંબર ફોર્ટી સેવન એકાત્મ્યમેવ વિજ્ઞેયમ નારાયણ મહેશયો ઉભયો બ્રહ્મરૂપેણ વેદેશુ પ્રતિપાદનાત અને નારાયણ અને શિવજી એ બેનું એકાત્મપણું જ જાણવું કેમ છે વેદને વિશે એ બેનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે બ્રહ્મા વિષ્ણુ અને શિવ આ ત્રણ મૂર્તિઓમાં કેટલાક વિષ્ણુને પોતાના ઈષ્ટદેવ માનીને તેમના ઉત્કર્ષનું નિરૂપણ કરે તો કેટલાક શિવને પોતાના ઈષ્ટદેવ સમજીને તેનું ગૌરવ પ્રતિપાદન કરે આવા પ્રસંગે પરસ્પર જે દ્વેષ ઉપજે છે તે ઠીક નથી આમ શ્રીહરિ કહે છે માટે નારાયણ અને શિવજી આ બંનેનું એકાત્મપણું સમજવું કારણ કે વેદોમાં બંનેનું બ્રહ્મરૂપે આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયમાં કારણરૂપ અસાધારણ ધર્મ જેનો છે એવા બ્રહ્મ તેને એકાંશ એકાંશ ધર્મ બંનેમાં છે એમ પ્રતિપાદન કર્યું છે નારાયણ શબ્દથી અહીં ત્રિમૂર્તિમાં અવતરણ થયેલા વિષ્ણુ જગત સ્થિતિના નિર્વાહક છે તે એવા અભિપ્રાયથી કહ્યું છે જ્યારે શિવજી આ સૃષ્ટિના સંહાર ધર્મના નિર્વાહક છે સર્ગાદી સર્ગ સ્થિતિ સંહાર નિર્વાહકના નિર્વહત્તાના ત્રણેના વહનના સ્વયં કારણ બ્રહ્મ નારાયણ છે અને તે જ પરમાત્મા બ્રહ્મ સ્વયં ત્રિમૂર્તિમાં પોતાના સ્વયં અંશથી કાર્ય વહન કરે છે તેથી પ્રત્યક્ષપણે વ્યક્તિગતપણે અલગ હોવા છતાં એકાત્મતા છે તે એકાત્મતાને અમારા આશ્રિત એવા તમો બધાએ અનુસંધાનમાં રાખવાની છે કારણ કે સ્વયં પરબ્રહ્મના નારાયણના પદ નિર્વાહકપણે કાર્યનિર્વાહકપણે ત્રણેય જણા છે માટે ત્રણેયના આત્મા સાક્ષાત શંકર ભગવાન હોતે ભગવાનનું કાર્ય નિર્વહન કરે છે બ્રહ્મા હોતે એનું કાર્ય નિર્વહન કરે છે વિષ્ણુ હોતે એનું કાર્ય પણ વિષ્ણુ છે એ નારાયણ ને વિષ્ણુ એમાં બેમાં ભેદ નથી એટલે શંકર ભગવાન ને નારાયણમાં ભેદ નથી એમ કાર્યવાહકતા તરીકે એક છે બેનો આત્મા એક છે એવું નથી વિષ્ણુ તો નારાયણ પોતે જ વિષ્ણુ રૂપે અવતર્યા છે નિર્ગુણ દેવતા છે વાસુદેવ છે એ નિર્ગુણ છે અને વાસુદેવનું સ્વરૂપ વિષ્ણુ છે એમાં બેમાં ભેદ નથી એ સત્વગુણના પાલક છે ને એટલે એમાં સગુણતા નિર્ગુણતા કરવું હોય તો વિષ્ણુ અને વાસુદેવ એમ બે કરવું પડે અને નહીં તો વાસુદેવ પ્રેઝન્ટેટિવ નારાયણના પ્રેઝન્ટેટિવ કરવા હોય તો વિષ્ણુ કરવા પડે સત્વગુણ અને નિર્ગુણ એવો ભેદ પાડવો હોય તો જ બે નોખા કરવા પડે એ ન નોખા કરવા હોય તો કોઈક જગ્યાએ ત્રિગુણનો જ ગુણ ત્રય વિભાગ યોગ કીધો છે ભાગવતમાં ગુણ ચાર વિભાગ યોગ કીધો આને સત્વગુણ કહેવાય આને <coughs> રજોગુણ કહેવાય આને સત્વ તમોગુણ કહેવાય અને આને નિર્ગુણ કહેવાય ગીતામાં ભગવાન એવા ગુણત્રય વિભાગમાં ત્રણ જ ગુણ વિભાગ કર્યા છે કે આને સત્વ રજ ને તમે એમ ત્રણ કહેવાય એટલે સત્વગુણનો અને નિર્ગુણનો વિભાગ ન કર્યો હોય ત્યાં બે એક સમજવાના એટલે વાસુદેવ અને વાસુદેવ નિર્ગુણ કીધા છે મહારાજ વતનાવ્રતમાં અને વિષ્ણુ છે એ સત્વગુણ કીધા પણ વાસુદેવ ન કીધા હોય તો વિષ્ણુ નિર્ગુણ અને વિષ્ણુ નિર્ગુણ કીધા છે એટલે એ ત્રણેય આ સૃષ્ટિના અધિષ્ઠાતા દેવતા છે એટલે એમાં એક કાર્ય ભગવાનનું જ કાર્ય વહન કરે છે એટલે એમાં ઊંચ નીચ નથી વિષ્ણુ મોટા ઓલાને એમ એવું નથી ગુણોની દ્રષ્ટિએ છે પણ કાર્ય પદભારની દ્રષ્ટિએ નથી કાર્ય પદભાર છે એ મહત્વનું વિવાદ છે એ વૈષ્ણવો અને શૈવો એને બે નથી વિષ્ણુ અને શિવને નથી વિવાદ છે એ વિષ્ણુને અને શિવને નથી વૈષ્ણવો અને શૈવો ને એટલે એ ન થાય હા નારાયણ એ જ વિષ્ણુ એમ વૈષ્ણવો જે છે એ અનાદિ નારાયણને માને છે વિષ્ણુને માને છે એટલે અનાદિ નારાયણને માને છે વૈષ્ણવો બધાય એ નારાયણને માને છે એટલે નારાયણના જે ઉપાસકો હોય એ બધા વૈષ્ણવો કહેવાય પછી કૃષ્ણના ઉપાસકો હોય તો વૈષ્ણવ કહેવાય અને રામના ઉપાસક હોય તો વૈષ્ણવ કહેવાય અને બીજા કોઈ એમ કે ભગવાનના અવતારના ઉપાસક હોય તો વૈષ્ણવો કહેવાય એ બધા ભક્તિ સંપ્રદાયવાળા કહેવાય વૈષ્ણવો વૈષ્ણવો એકાબીજા અંદર અંદર ઓલું ઓલું હોય પણ એક કે ખોટું કહેવાય વિવાદ યોગ્ય નથી એવું મહારાજનું કહેવાનું કે વ્યવહારમાં વિવાદ યોગ્ય નથી પોતપોતાના ઈષ્ટદેવને હારા માનો પણ કોકના ઈષ્ટદેવને મોળા ન કયો માનો મનમાં તમારે જે હોય તમને મુબારક હોય પણ તમે બીજાના ઈષ્ટદેવને નબળા ન કયો એટલે હવે આપણે તો પાછા બીજા અવતારોને હોતે નબળા કે આમાં તો મહારાજે પેલા દેવતાઓ ને ત્રિગુણ દેવતાઓ ને કોઈ નબળા ન કહેવાય એમ કીધું વિવાદ ન થાય એટલા માટે મહારાજે આવી આજ્ઞા કરી છે હકીકતમાં રિયલ વિષ્ણુ અને શિવ અને નારાયણ બે એક ન કહેવાય નારાયણ નારાયણ છે એ તો સૃષ્ટિના ઓલા છે કારણરૂપ છે શિવ છે એ એના અવાંતર દેવતા છે એટલે બેને એક ન કહેવાય પણ તોય એક માનવા અને કેવી રીતે માનવા એ કાર્યભારની દ્રષ્ટિએ માનવા એવું મહારાજે કીધું પણ એ ઝઘડો ટાળવા માટેનું કીધું છે સ્વયં પરબ્રહ્મ નારાયણના પદ નિર્વાહકપણે એને કરીને મહારાજ એમ કીધું એને કરીને શિવની ઉપાસના અને નારાયણની ઉપાસના બે તુલ્ય નથી ઝઘડવા ન થાય એટલા માટે આવું કરવું નારાયણની ઉપાસના એ નારાયણની જ છે અને શિવની ઉપાસના છે એ બ્રહ્માંડ અંતર્વર્તી અંતર્વર્તી છે અને નારાયણની ઉપાસના છે એ બ્રહ્માંડ પાર છે કારણ કે શિવનું વર્ચસ્વ છે એ બ્રહ્માંડ અંતરવર્તી છે નારાયણનું વર્ચસ્વ છે એ અનંત કોટી બ્રહ્માંડ ઉપર છે પણ છતાંય ઝઘડો ન થાય એટલા માટે એનો બેનો સંબંધ પ્રતિસ્થાપિત કરે છે સંબંધ સ્થાપિત કરે છે કારણ કે નારાયણનું જ કામ છે આ શિવજી જે કરે છે એ નારાયણે મૂકેલા પદભારને વહન કરે છે એટલે એવી રીતે એકતા માનવાની એક આત્મમેવ વિજ્ઞેયમ એટલે બે એક જ છે નારાયણ હતા એ શિવ થયા એમ નહીં પણ નારાયણનું કામ હતું એ શિવ કરે છે એવી રીતે એકાત્મતા માની નારાયણનું જે કામ છે એ શિવ કરે છે જન્માદ્યસ્ય યાતા એવું ભગવાનનું નારાયણનું લક્ષણ કીધું આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય જે કરે છે એનું નામ નારાયણ છે તો એમાં પ્રલય શિવ કરે છે એટલે એનું ભગવાને એને આપ્યું છે કાર્યભાર અને કાર્યભારનું વહન કરે છે એટલે એક કાર્યતાથી નારાયણને શિવમાં એક છે એકતા છે એક આત્મા છે બેનો એમ નહીં નારાયણ છે એ જ શિવજી છે એવી રીતે એક એકાત્મતા નથી એવી રીતે એકાત્મતા વેદ સ્વીકાર ન કરે વ્યાસ ભગવાન સ્વીકાર ન કરે બ્રહ્માની એની વચ્ચે ઝઘડો નથી એટલે નથી આવતો આની વચ્ચે ઝઘડો છે એટલે બ્રહ્માના અનુયાયીઓ વચ્ચે ઝઘડો નથી કોઈને એના અનુયાયીઓ બહુ ઝાઝા નથી અને શિવ સંપ્રદાય બહુ વિસ્તરિત છે એમ મોટે ભાગે શિવના મંદિર જેટલા જ રામજી મંદિરના ચોરા હોય એટલા એના કરતાં વધારે શિવના મંદિર હોય હેલામ હેલી પૂજા છે ને એટલે જૂના જમાનામાં શિવ મંદિર જ હોતું હા એક પાણીનો લોટો ચડાવી દે એટલે શિવની પૂજા થઈ ગઈ પૂરું થઈ ગયું પછી આખો દી એને ટાઢું રે બીજી દી હવાર ટેટ જોઈ થાળ ધરવો નહીં કાંઈ નહીં એટલે એ ઈઝી પૂજા છે એટલે શિવ મંદિરો બહુ જ છે ને ભારતમાં શિવ મંદિરો બહુ છે વધારે વધારે આમાં એની સમજણ આપી ને કે બ્રહ્મરૂપ કેવી રીતે માનવું ઉભયો બ્રહ્મરૂપે બ્રહ્મરૂપેણ વેદેશો પ્રતિપાદના એટલે વેદમાં પણ બ્રહ્મરૂપે એટલે બ્રહ્મના કાર્ય રૂપે એને બેને તુલ્ય કીધા છે અને ત્યાં તુલ્ય કોને વિષ્ણુની સાથે શિવનું તુલ્ય પણ છે વિષ્ણુ છે એ આ જગતનો નિભાવ કરે છે અને શિવ છે એ સંહાર કરે છે બ્રહ્મા ઉત્પત્તિ કરે છે એ ત્રણેય કાર્ય એટલા જ મહત્વના છે સંહાર કરે છે એટલે મોળા છે અને ઓલા પાલન કરે છે એટલે વધારે છે એવું નહીં એમ ત્રણેય કાર્ય અનાદિ નારાયણના છે અને એ ત્રણેય કાર્ય લક્ષણથી તો નારાયણ કહેવાય છે જન્માદ્યસ્ય યત હોય અને એમાં એક કામ આ કરે છે ને એક કામ આ કરે તો બે હરખા કહેવાય સ્વયં પરબ્રહ્મના નારાયણના પદ નિર્વાહકપણે કાર્ય નિર્વાહકપણે ત્રણે જણા છે માટે ત્રણેયના આત્મા સાક્ષાત નારાયણ પોતે છે માટે સ્વરૂપથી પૃથકતા છે તો પણ તે ધ્યાનમાં લેવા યોગ્ય નથી લક્ષિત કરવા યોગ્ય નથી ભગવાન વિષ્ણુ હોય કે શિવજી હોય ગુણ પ્રવર્તક છે એ લક્ષિત કરવા યોગ્ય નથી કયા ગુણના દેવતા છે એ લક્ષિત કરવા યોગ્ય નથી જો ઝઘડો ટાળવો હોય તો પણ કાર્ય લક્ષિત કરવા યોગ્ય છે એ કોના કયાથી કરે છે વિષ્ણુ કોના કયાથી કરે છે તો અનાદિ નારાયણના કરે બે હરખા છે ભગવાન વિષ્ણુ હોય ઓલા જેવું કમિશનર મોટો કે કલેક્ટર મોટો હોય બે લગભગ હરખા જ હોય છે ને એકાબીજાને એકાબીજાને બદલી અને એકાબીજાને એકાબીજાની ફરજ નિભાવી શકે કલેક્ટ કમિશનર ન હોય તો કલેક્ટર કમિશનર તરીકે કમિશનર કમ કલેક્ટર થઈ શકે કલેક્ટર ન હોય તો કમિશનર હોતે એનું ઓલું કરી શકે તુલ્ય પદવી છે એને વૈષ્ણવો ની હારે છે અને મહારાજે અહીંયા વૈષ્ણવોની હારે ઝઘડો ટાળવા માટેનો આ શ્લોક છે વિષ્ણુની હારે ઝઘડો નથી એ મહારાજ એટલે જો ને પહેલાં શરૂઆતમાં જ કીધું કે આવી રીતે હોય છે એના સમાધાન માટે મહારાજ અહીં કરે હા વિષ્ણુકાંતજી ને શિવકાંતજી મહારાજ છે ને શિવવાળા જાય શિવકાંતજી ને હજી ઝઘડો ચાલે જ છે એકબીજા જાય નહીં બહુ ભગવાન વિષ્ણુ હોય કે શિવજી હોય બંને પરાત્પર નારાયણની વિભૂતિ છે એમ જાણીને તેમાં વિષ્ણુ તેમાં વિષ્ણુની જેવો પ્રેમ કરવો પણ દ્વેષ ઉદ્ભવવા ન દેવો એવું મહારાજે વ્યવહારને પણ મહત્વ આપ્યું છે નથી આપ્યું નહીં ખાલી કે ફિલોસોફીના સૂત્રો કાઢ્યા છે એવું નથી શિક્ષામંત્રીમાં તો મહારાજ નાનામાં નાની વસ્તુઓને બહુ ધ્યાનમાં રાખી છે કે આવો ઝઘડો ન થાય એ જરૂર ઝઘડો ન થાય તો તમે સારી ઉપાસના કરી શકો ઝઘડતા હો તો તમે ગમે એવી સારી ઉપાસના કરતા હો તો એ કઈ ફળ ન આવે ભગવાન વિષ્ણુ હોય કે શિવજી હોય બંને પરાત પર નારાયણની વિભૂતિ છે એમ જાણીને તેમાં વિષ્ણુની જેવો પ્રેમ કરવો પણ દ્વેષ ઉદ્ભવવા ન દેવો એવું તાત્પર્ય છે અન્યથા વિદ્વેષ થાય તો દક્ષિણા જેવું અનર્થાવહ પરિણામ આવે તે ઇષ્ટ નથી વસ્તુતાએ તો જન્માદ્યસ્ય યતઃ વગેરેથી કહેલા નારાયણના સ્વરૂપની સાથે એકતા છે એવું મહારાજનું હાર્દ નથી પરંતુ નારાયણના અવતાર એવા વિષ્ણુની સાથે સમાન નારાયણ તુલ્યતા છે એકાત્મતા છે એટલે તુલ્યતા છે વિષ્ણુ ન્યારે એટલે પણ જે પ્રયોજન શ્લોક લખવાનું છે એના માટે બહુ બરાબર છે સમાધાન છે વૈષ્ણવની પ્રોબ્લેમ છે ને એટલે વૈષ્ણુ વિષ્ણુને માનનારા વૈષ્ણવો છે અને એની યારે પ્રોબ્લેમ થાય એટલે પછી વૈષ્ણવને માનો કે તમે શિવજીને માનો બે તુલ્ય છે ભગવાનના કાર્ય તરીકે તો તુલ્ય કાર્યભારની દ્રષ્ટિએ તુલ્ય છે નારાયણના અવતાર એવા વિષ્ણુની એટલે મહારાજનો એવો આશય નથી કે તમે શિવની ઉપાસના કરો કે વિષ્ણુની ઉપાસના કરો તો પણ ચાલશે મહારાજનો તાત્પર્ય એ છે કે તમે શિવના ઉપાસક હોય એને ઝઘડો નહીં કમસે કમ એટલું એટલું જ તાત્પર્ય બીજું કાંઈ નહીં કે એ ગમે તેમ હોય તો એની અરે ઝઘડો નહીં તમારે ઝઘડો ન થાય એવો વ્યવહાર રાખો એટલે શિવને રિસ્પેક્ટ દેવું તો જ એ વ્યવહાર રહે એની પૂજા પાઠ કરવું એટલે તો મહારાજ કીધું કે શ્રાવણ મહિનામાં શિવજીનું બિલીપત્ર યાદી કે કરીને પૂજા કરવી અથવા તો કરાવવી નારાયણ ને વિષ્ણુને તો કઈ ભેદ જ નથી એમ મારું કહેવાનું મહારાજનું કહેવાનું છે નારાયણ નારાયણને તો વિષ્ણુ વિષ્ણુના ઉપાસક હોય કે નારાયણના ઉપાસક હોય એને કઈ બેનો ઝઘડો નથી કાંઈ હા નિયંતા છે એટલે શું તમે જો ને અમે કીધું તો ફરીથી વાંચો જ ભાઈ આગળ આવ્યું એ જ આવ્યું છે ભગવાન વિષ્ણુ હોય કે શિવજી હોય બંને પરાત્પર નારાયણની વિભૂતિ છે એમ જાણીને તેમાં વિષ્ણુની જેવો પ્રેમ કરવો આગળ એક બે લીટી રહી ગયું ચાર પાંચ લીટી આગળ વાંચો ને આવી નારાયણ શબ્દથી અહીં ત્રિમૂર્તિમાં અવતરણ થયેલા વિષ્ણુ જગત સ્થિતિના નિર્વાહક છે તે એવા અભિપ્રાયથી કહ્યું છે જ્યારે શિવજી આ સૃષ્ટિના સંહાર ધર્મના નિર્વાહક છે સર્ગાદી સર્ગ સ્થિતિ સંહાર નિર્વાહ નિર્વાહતાના ત્રણેયના વહનના સ્વયં કારણ બ્રહ્મ નારાયણ જ છે અને તે જ પરમાત્મા બ્રહ્મ સ્વયં ત્રિમૂર્તિમાં પોતાના સ્વયં અંશથી કાર્ય વહન કરે છે તેથી પ્રત્યેકપણે વ્યક્તિગતપણે અલગ હોવા છતાં એકાત્મતા છે તે એકાત્મતાને અમારા આશ્રિત એવા તમો બધાએ અનુસંધાનમાં રાખવાની છે આ ત્રણેય મૂર્તિ છે એને નારાયણની અરે ખુદ નારાયણની અરે એકાત્મતા છે કાર્યથી અને ત્રણેયને પરસ્પર હોતે એકાત્મતા છે એ એના નિયામકથી એટલે એવી રીતે માનવું તો નારાયણ હારે હોતે થઈ ગયું પર વિષ્ણુ ન્યારે હોતે થઈ ગયું વિષ્ણુનું કામ શિવ નથી કરતા વિષ્ણુની આજ્ઞાથી નારાયણની આજ્ઞાથી કરે છે એટલે તમે વિષ્ણુને લ્યો કે પછી નારાયણને લ્યો તો બે હારી એકાત્મતા છે એકાત્મતા કાર્યથી છે એ તો મહારાજે સ્પષ્ટતા કરી એકાત્મતા એની છે એ કાર્યભારથી છે એમ એટલે ભગવાનનું પોતાનું નારાયણે ત્રણેયને હોપ્યું છે વિષ્ણુએ આને બેન હોપ્યું એવું નથી વિષ્ણુ વિષ્ણુને નારાયણ ભલે નોખા થયા પણ વિષ્ણુ વિષ્ણુને નારાયણ એમ નોખા ભલે થયા પણ એને બેને સજાતીયતા વધારે છે એ પોતે માને છે એમ કે નારાયણ છે એ પોતે માને છે કે વિષ્ણુ મારું સ્વરૂપ છે અને વધારેમાં વધારે નજીક છે એટલે એને જેવા છે નારાયણના અવતાર એવા વિષ્ણુની સાથે સમાન નારાયણના નારાયણના જ એક ધર્મના વાહક છે એવો અભિપ્રાય છે અને અથર્વ શિખા જેમ વિષ્ણુ છે એ એક ધર્મના વાહક છે એમ શિવ છે એ પણ નારાયણના એક ધર્મના વાહક એટલે નારાયણની હારે એકતા કરવી હોય તોય થાય અને વિષ્ણુની હારે એકતા કરવી હોય તોય થાય અને અથર્વ શિખા અથર્વ કહો છો કે નારાયણ ને વિષ્ણુ ને ક્યાં એકતા છે તો કઈ વાંધો નહીં શિવજી ને સીધી જ એકતા થાય છે તો નારાયણ ની એટલે પણ અહીંયા જે મહારાજે કીધું છે નારાયણની એકતા છે એ વિષ્ણુને કીધું છે અ બરાબર બન બ બરાબર ક તો અ બરાબર ક એમ અ બરાબર બન બ બરાબર ક તો ક બરાબર અ વિષ્ણુ ને અને નારાયણ ને એકતા છે વિષ્ણુ ને નારાયણ ને શિવ ને એકતા છે નારાયણે ત્રણેયને હરકો કાર્ય હોય છે હવે તમારે જેની હારે એકતા કરવી એની કરો એમ નારાયણની કરવું એ તો કરો અને વિષ્ણુની હારે કરવી હોય તો કરો એટલે ક્યાંય ગડબડતા હોય ને વિષ્ણુ એટલે અને મહારાજે ઝઘડો ટાળવો છે વૈષ્ણવોની હારે ટાળવાનો છે વિષ્ણુની હારે નથી એટલે વિષ્ણુને હોતે ભગવાને શ્લોકમાં લીધા એમ વિષ્ણુ ઉપરથી વૈષ્ણવો કહેવાય છે ને વૈષ્ણવો એટલે બધા જે જે અવતારના ઉપાસકો હોય એ બધા વિષ્ણુ એટલે ખાલી એમ કે શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસક હોય વલ્ભાચાર્યના ઉપાસક હોય એ જ વૈષ્ણવ એવું નહીં માધવાચાર્યના હોય એ વૈષ્ણવ કહેવાય અને રામાનુજના એ હોય વૈષ્ણવ કહેવાય વૈષ્ણવ કહેવાય અને આપણે સ્વામિનારાયણના હોય તો એ વૈષ્ણવ કહેવાય ભક્તિ સંપ્રદાયવાળા બધા વૈષ્ણવ કહેવાય અને ભક્તિ સંપ્રદાયવાળા હોય એને શિવ ન્યાય વાંધો હોય તો એ ન કરવો અને અથર્વ શિખા અથર્વ શિરસ શ્વેતા સ્વરત શ્વેતાશ્વતરીય મંત્રોપનિષદ તથા કૈવલ્યોપનિષદ આ બધા ગ્રંથોમાં શિવજીનું બ્રહ્મરૂપે પ્રતિપાદન કર્યું છે કોઈ કોઈ જગ્યાએ આવે છે પાછું એટલે શંભુ શબ્દ આવે છે એનું વ્યાસ ભગવાને તો એનું નિરાકરણ કર્યું છે કે શંભુ અને મહાનારાયણ ઉપનિષદ નારાયણ ઉપનિષદ મહોપનિષદ અને સુબાલોપનિષદ ઇત્યાદિ શ્રુતિ ગ્રંથોમાં નારાયણનું કારણ તરીકે પ્રતિપાદન કર્યું છે આ રીતે નારાયણ એટલે કે વિષ્ણુ તથા શિવજી આ બંનેને પરબ્રહ્મના અસાધારણ ગુણવાળા કહીને જ બે જગ્યાએ આ આટલા ઉપનિષદોમાં શંભોનું કારણ પણ આટલા ઉપનિષદોમાં પણ એનું બધાનું એકતા તો કરવી જ પડે એની બધાની એકતા કરવી પડે એકતા કરવી પડે તો કેમ કરવાની કે નારાયણને શિવજીનું રૂપ માનવું કે શિવજીનું નારાયણનું રૂપ માનવું નારાયણને કમાન્ડર માનવા કે શિવજીને કમાન્ડર માનવા તો પછી બીજા બધા શાસ્ત્રોમાં જવું પડે તો એમાં શંકરની ઉત્પત્તિ કીધી છે નારાયણની નથી કીધી એટલે એ જોરે કરીને શંકર ભગવાનને નારાયણમાં વિલીન કરવાના એવું વ્યાસ ભગવાને સમાધાન કર્યું છે આ રીતે નારાયણ એટલે કે વિષ્ણુ તથા શિવજી આ બંનેને પરબ્રહ્મના અસાધારણ ગુણવાળા કહીને જ પ્રતિપાદન કર્યું છે તેથી તે બંનેમાં વિષ્ણુ છે તે જગતની સ્થિતિ માટેના પરબ્રહ્મના અવતાર છે અને શિવજી છે તે જગતના સંહાર માટેના પરબ્રહ્મના અવતાર છે અને તેથી જ પરબ્રહ્મના સ્થિતિ માટેના અવતારરૂપ વિષ્ણુમાં અને પરબ્રહ્મના પ્રલય માટેના અવતારરૂપ શિવજીમાં તેના ઉપાસક વૈદિકોએ પરસ્પર દ્વેષભાવના રાખવી દ્વેષભાવના રાખવી તે યોગ્ય નથી તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે ત્રયાણા મેક ભાવનાનામ યો ન પશ્યતી વૈ ભિદામ સર્વભૂતાત્મનામ બ્રહ્મન સ શાંતિમધિ ગચ્છતી હે બ્રહ્મન આપણે બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ ત્રણેય એકરૂપ જ છીએ માટે તેમાં સર્વભૂતોના અંતરાત્મા જેવા આપણામાં જે ભેદભાવ નથી માટે તેમાં સર્વભૂતોના અંતરાત્મા જેવા આપણામાં જે ભેદભાવ નથી રાખતા તે જ શાંતિને પામે છે મોક્ષને પામે છે એવું નહીં શાંતિને પામે છે નકર શાંતિ ન થાય ઝઘડતા હોય તો ક્યાંથી બહુ હારા હોય તો ક્યાંથી શાંતિ થાય બહુ ઊંચા ઊંચી ક્વોલિટીની ઉપાસના કરતા હો અને પાઠ હોતે આવતા હો તો ક્યાંથી શાંતિ થાય એટલે ઊંચી ક્વોલિટીની ઉપાસના ત્યારે જ હરકી શાંતિદાયક થાય કે પાટવે ન આવે ન તે મયચ્યુતે જે ચ ભીધા મણવપી ચક્ષતે તે મહાપુરુષો મારા શિવ સ્વરૂપમાં ભગવાન વિષ્ણુમાં અને બ્રહ્મામાં અણુ જેટલો પણ ભેદ જોતા નથી આ પ્રસંગે એક બાબત સમજવા જેવી છે કે બ્રહ્મા વિષ્ણુ અને શિવ આ ત્રણ સ્વરૂપોમાં વિષ્ણુ સત્વગુણના પ્રવર્તક છે માટે મુમુક્ષુ આત્માઓએ વિષ્ણુની ઉપાસના કરવી જોઈએ પણ બીજાની નહીં આથી આ વિષ્ણુ સ્વરૂપ અવતારમાં ઉપાસના કરવી હોય તો કરવાની એમ નારાયણની ઉપાસના કરો એમાં કઈ વાંધો નહીં આથી આ વિષ્ણુ સ્વરૂપ અવતારમાં આ વિશેષતા સમજવી જોઈએ તે બરાહપુરાણમાં કહ્યું છે કે સત્વમ રજસ તમસ ઇતિ પ્રકૃતેર ગુણાસ્તે પ્રકૃતેર ગુણાસ્તેર યુક્ત પરહ પુરુષ એક ઇહાસ્ય ધત્તે સ્થિત્યાદયે હરિર વિરિંચિત હરે હરેતી સંજ્ઞા શ્રેયાંશી તત્ર ખલુ સત્વ તનોર નૃણામ સ્યુઃ પ્રકૃતિ નારાયણ પ્રકૃતિના ત્રણ ગુણ છે સત્વ રજ અને તમ તેને સ્વીકારીને સંસારની સ્થિતિ ઉત્પત્તિ અને પ્રલયને માટે એક જ પરમાત્મા વિષ્ણુ બ્રહ્મા અને શિવ આવા ત્રણ નામ ગ્રહણ કરે છે છતાં પણ મનુષ્યનું કલ્યાણ તો સત્વમૂર્તિ વિષ્ણુથી જ થાય છે યજ સત્વમ સ હરિર્દેવો યો હરિ તત્પરમપદમ જે સત્વગુણ છે તે શ્રીહરિ છે અને જે શ્રીહરિ છે તે જ પરમપદ છે સત્વેન મુચ્યતે જંતુ સત્વમ નારાયણાત્મકમ સાત્વિકૈ સેવ્યતે વિષ્ણુ હું જીવનો મોક્ષ સત્વગુણથી થાય છે અને તે સત્વગુણ નારાયણરૂપ છે સાત્વિક ભક્તો જ વિષ્ણુની સેવા કરે છે